એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો નવસારીમાં બેઠા બેઠા સૌ મિત્રભાઈ વાર્તા સાંભળે છે આવો આવો સૌ મિત્રભાઈ અને એની સાથે એનો ભાઈ નંદીશ છે ઓહો હો હો આવો આવો આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું રવિન્દ્રનાથ ટાગોરની વાર્તા છે નંદીશભાઈ સૌમિત્રભાઈ તમે બધા ધ્યાનથી વાર્તા સાંભળજો બહુ સરસ વાર્તા છે આજની વાર્તાનું નામ છે ચોટલી અને હાથ પગ આહા માણસની ચોટલી હોય ને માથા પરની ચોટલી લાંબી લાંબી ચોટલી રાખી હોય માણસે એ ચોટલી ની વાર્તા છે તમે ક્યારે આવી વાર્તા સાંભળી છે પણ છે ઓ ભાઈ આ તો ચોટલીની એ વાર્તા છે એક હતી ચોટલી એ માણસના માથા પર ચડીને હિંચકા ખાતી હતી આમથી તેમ ઝૂલતી હતી માણસ એને વાલથી પંપાળે તેલ ચોળીને નવડાવે હો હુલાવે ને ઝુલાવે માણસ તો એને બહુ પંપાડે ચોટલીને ભારે મજા હો આખો દિવસ ખાવું પીવું ને ખેલવું માણસના માથા ઉપર એ સિવાય એને બીજું કંઈ જ કામ નહીં તો એ તો સમજે કે હું ઘણું કામ કરું છું અને એટલું સરસ કામ કરું છું કે મારા કામમાં કદી કંઈ જ ભૂલ થતી નથી એક વખત તો એણે માણસના માથા પર ઊભી થઈ જઈને ભાષણ ફટકાર્યું હો એ તો બોલવા માંડી માણસના માથા પર ઊભી થઈને મારા કામમાં કદી કંઈ ભૂલ થતી નથી પણ આ હાથ પગ આ હાથ પગ છે એમને કામની કશી જ ગતાગમ નથી ડગલે ને પગલે તેઓ કામમાં ભૂલો કરે છે હાથ પગ તો મારું ચાલે તો હું તેમને કાપી કાઢીને ફેંકી દઉં એવા ભૂલોથી ભરેલાનો માણસને ખપ શો છે વળી હાથ પગ તો બહુ ભૂલો કરે આ સાંભળીને હાથ પગને હસવું આવ્યું હો ભાઈ તેમણે ધીરેથી કહ્યું ચોટલી બેન એ ચોટલી બેન અમે ભૂલ કરીએ છીએ કારણ કે અમે ખરેખરું કામ કરીએ છીએ અને તમે ભૂલ કરતા નથી કારણ કે તમે કશું કામ કરતા નથી કામ કરે એ જ તો ભૂલ કરે છતાંય જો તમારા મનમાં એવું હોય કે આ હાથ પગ કામમાં ભૂલો કરે છે માટે એમને કાપી કાઢીને ફેંકી દેવા તો તમે માણસને ખુશીથી એવી સલાહ આપો હમણાં જ આપું એમ કહીને ચોટલીએ તો માણસને કહ્યું એટલે માણસભાઈ એ માણસભાઈ સાંભળો છો કે ચોટલી પૂરું બોલે તે પહેલા જ માણસે કહ્યું ખબરદાર ચોટલી તે ફરી આવો મિજાજ કર્યો છે તો તને હું લાડ લડાવ્યા કરું છું એટલે તારી આંખો કપાળે ચડી ગઈ છે એમ ને તને અભિમાન આવી ગયું છે પણ યાદ રાખ કે આ હાથ પગને કાપી કાઢવા કરતા હું તને જ મૂળમાંથી કાપી કાઢવાનું વધારે પસંદ કરીશ હો અને એ પણ એકવાર નહીં લાખ વાર લાખ વાર કાપી કાઢું તને તું માત્ર માથા પર ચડીને હિંચકા ખાવામાં સમજે છે પણ ખરેખરું સાચું કામ કોને કહેવાય તેની તને કશી જ ખબર નથી પાછી તું કામ કરનારાની ભૂલો કાઢવા નીકળી છે હાથ પગ કામ કરે છે અને તું એની ભૂલો કરે છો ચોટલી જવાબમાં કાંઈક બોલવા જતી હતી પણ માણસે કહ્યું કે ચૂપ આ કાતર જોઈ છે એ તારા માટે જ છે કામ કરનારની ભૂલો નહીં કાઢવાની યાદ રાખજે એકલા માથા પર બેઠા બેઠા ખોટું ખોટું અભિમાન કર્યું છે તો આ કાતર થી કાપી લઈશ તને અને ભાઈ ચોટલી તો થઈ ગઈ ચૂપ અને હાથ પગ તો મનમાં મનમાં હસવા માંડ્યા કે જોયું અમે કામ કરીએ છીએ એટલે માણસભાઈને બહુ ગમે છે કામ કરે એ જીતે ચોટલી બેન સમજ્યા ને તો ભાઈ નંદીશભાઈ ભાઈ આવી હતી આ ચોટલી અને હાથ પગની વાર્તા તમને બધાને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ આવજો